એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા અંગનાબેન વાર્તા સાંભળે છે આર્યન વાર્તા સાંભળે છે અને એમની સાથે ધ્યેય પણ છે ઓહો હો હો હો આવો આવો અંગના બેન આર્યન ભાઈ આર્યનભાઈ ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો ડોલર રાય માકડની વાર્તા છે એમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે ત્રણ રીંછની વાર્તા એક હતું જંગલ એમાં ત્રણ રીંછ રહેતા હતા એક મોટું એક વચલું અને એક નાનકુક એમણે એક ઘર જોયું એમને થયું આપણે પણ ઘર બનાવીએ લાકડા કાપ્યા માટી લીધી પાણા લીધા એક ઘર બનાવ્યું લાકડાનું ઘર બનાવ્યું એમાં બે ઓરડા કર્યા એક રસોડું કર્યું એક ઓરડામાં ત્રણ ખાટલા મૂક્યા એક મોટો બીજો વચલો અને ત્રીજો નાનકોક બીજા ઓરડામાં ત્રણ ટેબલ મૂક્યા એક મોટું બીજું વચલું અને ત્રીજું નાનકુક ટેબલ પાસે ત્રણ ખુરશી મૂકી એક મોટી બીજી વચલી અને ત્રીજી નાનકીક ટેબલ ઉપર વાટકા મૂક્યા એક મોટો બીજો વચલો અને ત્રીજો નાનકોક વાટકામાં ત્રણ ત્રણ ચમચા મૂક્યા એક મોટો બીજો વચલો અને ત્રીજો નાનકોક રીંચ કે રસોઈ કરીએ રસોડામાં જઈને રસોઈ કરી રાબ બનાવી ગોળ નાખીને રાબ બનાવ્યો તમે રાબ પીધી છે ને આ ગળી ગળી રાબ બનાવી રાબને વાટકામાં નાખી વાટકા ટેબલ ઉપર મૂક્યા પછી કે રાબ તો ગરમ છે બહુ ગરમ છે ચાલો જરા ફરી આવીએ પછી ખાશું ત્રણ રીંછ ફરવા ગયા ટપ ટપ ટપ કરતા ફરવા ગયા અને બાજુમાં એક ઘર હતું એમાં એક નાની છોકરી રહેતી હતી હો એ ફરવા નીકળી એને રીંછનું ઘર જોયું એ કે ચાલો ને રીંછ ભાઈ સાથે રમવા જઈએ ઘર આગળ જઈને કે બારણું ઉઘાડો બારણું ઉઘાડો બારણું ઉઘાડો પણ કોણ ઉઘાડે અંદર તો કોઈ નહોતું છોકરીએ બારણાને ધક્કો માર્યો તો બારણું તો ઉઘડી ગયું છોકરી અંદર ગઈ પહેલા ઓરડામાં ખાટલા હતા ખાટલા માથે ગાદલા હતા ગાદલા માથે ઓછાડ હતા ઓશિકા પણ હતા ઓઢવાની ચાદર હતી છોકરી કે ચાલો ખાટલા ઉપર ચડીએ ભાઈ આ તો બહુ મોટો ખાટલો આના પર કેમ ચડાય અરે આ એ મોટો આના ઉપર ન ચડાય આ નાનકોક છે આ મારો ખાટલો ચાલો ચાલો બીજા ઓરડામાં જઈએ જોઈએ તો ખરા છોકરી બીજા ઓરડામાં ગઈ એમાં ત્રણ ટેબલ ત્રણ ખુરશી ભાઈ આ તો બહુ મોટી ખુરશી આના ઉપર ન ચડાય આ એ મોટી આ નાનકીક છે ચાલો ખુરશી ઉપર બેસીએ છોકરી તો બેઠી એ આ શું છે હમ આ તો રાબ લાગે છે લાવો ખાઈએ છોકરીએ ચમચો લીધો ચમચામાં રાબ લીધી ખાધી ગળી ગળી સરસ સરસ લાવો લાવો ખાઈએ આ તો બહુ ભાવે છોકરી બધી રાબ ખાઈ ગઈ હાશ હવે જરા આરામ કરીએ પહેલા ઓરડામાં ગઈ નાનકો ખાટલો હતો ને એમાં સૂઈ ગઈ ઓઢીને સૂઈ ગઈ ત્યાં તો રીંછ પાછા આવ્યા ફરીને પાછા આવ્યા ટપ ટપ ટપ કરતા પાછા આવ્યા ચાલો ચાલો ભૂખ લાગી છે રાબ ખાઈએ રાબ ખાઈએ ખુરશીમાં બેઠા મોટું રીંછ કે આ ટેબલ કોણે હલાવ્યું વચલું કે મારા ટેબલને કોણ અડ્યું છે નાનું કે મારી રાબ કોણ ખાઈ ગયું એણે તો બૂમ પાડી બોલો રાબ કોણ ખાઈ ગયું છોકરી જાગી ગઈ જુએ તો રીંછ રીંછ બૂમ પાડે છે છોકરી બોલી ભાગો ભાગો બારીમાંથી કૂદીને ભાગી રીંછ જોઈ ગયું એની પાછળ દોડ્યું બારણું ઉઘાડો બારણું ઉઘાડો તમારી છોકરી મારી રાબ ખાઈ ગઈ છે બારણું ઉઘાડો એને મારે મારવી છે છોકરીની બા કે છોકરીની માં કે અરે રીંછભાઈ બહેનને મરાય એ તો તમારી સાથે રમવા આવી હતી તમે ન હતા બિચારી ભૂખી હતી તે રાબ ખાધી તમારી સાથે રમવા ન આવે રીંછ કેમ મારી સાથે રમવા આવી હતી ભલે આવે તો તો મને પણ બહુ ગમે અમે સાથે રમીએ અમે સાથે જમીએ કેવી મજા ભાઈ કેવી મજા ભલે ભલે તો આવજો છોકરી કે આવજો રીંછભાઈ હું રમવા આવીશ હો આવજો આવજો રીંછભાઈ આવજો <laughs> તો ભાઈ આવી હતી આ ત્રણ રીંછ અને છોકરીની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં રીંછ આવશે પેલી છોકરી આવશે અને આપણે બધા સાથે રમીશું હો ભાઈ અને મોજ મજા કરીશું આવજો